જેવી રીતે પ્રભા દેવા કરી સેવા કરે છે એ જ રીતે સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત સાક્ષાત સરસ્વતી દેવી હાથમાં ચામર લઈને એમની સેવા કરી રહ્યા હતા એથી એમની બહુ મોટી શોભા થઈ રહી હતી બ્રહ્માજીના દર્શન કરીને બધા જ મહર્ષિઓના મુખ અને નેત્રો ખીલી ઉઠ્યા એમણે મસ્તક પર અંજલિ બાંધીને એ સુરશ્રેષ્ઠની સ્તુતિ કરી ઋષિ બોલ્યા હે સંસારની સૃષ્ટિ પાલન અને સંહારના હેતુ ત્રણ રૂપ ધારણ કરનારા આપ પુરાણ પુરુષ પરમાત્મા બ્રહ્માને નમસ્કાર પ્રકૃતિ જેમનું શરીર છે જે પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરનારા છે તથા પ્રકૃતિ રૂપમાં ત્રેવીસ વિકારોથી યુક્ત હોવા છતાં પણ જે વાસ્તવમાં નિર્વિકાર છે એ બ્રહ્મદેવને નમસ્કાર છે બ્રહ્માંડ જેનો દેહ છે તો પણ જે બ્રહ્માંડના ઉદરમાં નિવાસ કરે છે તથા ત્યાં રહીને જેના કાર્ય અને કરણ સમ્યક રૂપે સિદ્ધ થાય છે તે બ્રહ્માજીને નમસ્કાર છે જે સર્વલોક સ્વરૂપ તથા સમસ્ત લોકોના સ્રષ્ટા છે જે સંપૂર્ણ જીવોના શરીર સાથે સંયોગ અને વિયોગ કરાવવાના હેતુ કારણ છે બ્રહ્માજીને નમસ્કાર છે હે નાથ હે પિતામાં આપથી જ સંપૂર્ણ જગતની સૃષ્ટિ પાલન અને સંહાર થાય છે તથાપિ માયાથી આવૃત હોવાને કારણે અમે આપને જાણી શકતા નથી સુતજી કહે છે હે મહાભાગ મહર્ષિઓ દ્વારા પ્રમાણે સ્તુતિ થવાથી બ્રહ્માજીએ મુનિઓને આહલાદ પ્રદાન કરતા ગંભીર વાણીમાં આ પ્રમાણે બોલ્યા બ્રહ્માજીએ કહ્યું હે મહાન સત્વગુણથી સંપન્ન મહાપાગ મહા તેજસ્વી મહર્ષિઓ તમે બધા એક સાથે અહીંયા શા માટે આવ્યા છો બ્રહ્માજીના આ પ્રકારે પૂછવા ઉપર બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ એ બધા મુનિઓએ હાથ જોડીને વિનયભરી વાણીમાં કહ્યું મુનિ બોલ્યા હે ભગવાન અમે બધા અજ્ઞાનના મહાન અંધકારથી આવૃત્ત થઈને ખિન્ન થઈ રહ્યા છીએ પરસ્પર વિવાદ કરતા પણ અમને પરમ તત્વનો સાક્ષાત્કાર નથી થઈ રહ્યો આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા તથા સમસ્ત કારણોના કારણ છો હે નાથ અહીંયા કોઈ એવી વસ્તુ નથી જે આપને વિદિત ન હોય કોણ એવો પુરુષ છે જે સંપૂર્ણ જીવોથી પુરાતન અંતર્યામી ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિપૂર્ણ અને સનાતન પરમેશ્વર છે કોણ પોતાનો અદ્ભુત ક્રિયાકલાપો દ્વારા સૌપ્રથમ સંસારની સૃષ્ટિ કરે છે હે મહાપ્રાજ્ઞ અમારા આ સંદેહનું નિવારણ કરવા માટે આપ અમને પરમાર્થ તત્વનો ઉપદેશ આપો મુનિઓના પ્રકારે પૂછવા ઉપર બ્રહ્માજીના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા તે દેવતાઓ દાનવો અને મુનિઓની નિકટ ખડા થઈ ગયા ચીરકાળ સુધી ધ્યાન મગ્ન થઈને રુદ્ર એવું કહીને આનંદ વિભોર થઈ ગયા એમનું આખું શરીર પુલકિત થઈ ગયું અને એ હાથ જોડીને બોલ્યા બ્રહ્માજી દ્વારા પરમ તત્વના રૂપમાં ભગવાન શિવની જ મહત્તાનું પ્રતિપાદન એમની કૃપાને જ સર્વ સાધનોનું ફળ બતાવ્યું તથા એમની આજ્ઞાથી બધા મુનિઓનું નૈમિષારણ્યમાં આવવું બ્રહ્માજી કહે છે હે મુનિઓ જેને મેળવ્યા વગર મન સહિત વાણી પરત આવે છે જેના આનંદમય સ્વરૂપનો અનુભવ કરનારો પુરુષ ક્યારેય કોઈનાથી ડરતો નથી જેનાથી સંપૂર્ણ ભૂતો અને ઇન્દ્રિયો સાથે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર તથા ઇન્દ્રપૂર્વક આ સમસ્ત જગત પેલા પ્રકટ થાય છે જે કારણોના પણ સષ્ટા અને વિચારક પરમ કારણ છે જેના વગર કોઈનાથી એ ક્યારેય જગતની ઉત્પત્તિ નથી થતી એ સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન હોવાને કારણે જે સ્વયં જ સર્વેશ્વર નામ ધારણ કરે છે સર્વ મુમુક્ષુ જે શંભુનું પોતાના હૃદય આકાશની અંદર ધ્યાન કરે છે જેમણે સૌથી પહેલા મને જ પોતાના પુત્ર રૂપે ઉત્પન્ન કર્યો અને મને જ સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપ્યું જેમના કૃપા પ્રસાદથી મેં આ પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું છે જે ઈશ્વર એકલા જ વૃક્ષની જેમ નિશ્ચલ ભાવથી પ્રકાશમાન આકાશમાં બિરાજમાન છે તે પરમ પુરુષ પરમાત્માથી આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે જે એકલા જ ઘણા બધા નિષ્ક્રિય જીવોના શાસક અને એમને સક્રિયતા પ્રદાન કરનારા છે જે મહેશ્વર એકબીજાને અનેક રૂપોમાં પરિણીત કરી દે છે જે સૌનું શાસન કરનારા ઈશ્વર આ જીવો સહિત આ સમસ્ત લોકોને વશમાં રાખે છે સર્વરૂપોમાં એકમાત્ર ભગવાન રુદ્ર જ છે બીજું કોઈ નથી જે સદાય મનુષ્યના હૃદયમાં સારી રીતે પ્રવિષ્ટ થઈને સ્થિત છે જે સ્વયં વિશ્વને જોતા હોવા છતાં પણ બીજાઓને કદાપી લક્ષિત થતા નથી અને સદા સમસ્ત જગતના અધિષ્ઠાતા છે જે અનંત શક્તિશાળી એકમાત્ર ભગવાન રુદ્ર કાળથી મુક્ત સમસ્ત કારણો પર શાસન કરે છે તેમને માટે ન દિવસ છે ન રાત્રિ છે જેમના સમાન કોઈ નથી પછી અધિક તો કોઈ કેવી રીતે હોઈ શકે જેમની જ્ઞાન બળ અને ક્રિયારૂપ પરાશક્તિ સ્વાભાવિક અને નિત્ય છે જે આ અક્ષર અવ્યક્ત પ્રકૃતિ પર તથા અમૃત સ્વરૂપ રૂપ અક્ષર જીવાત્મા પર શાસન કરે છે એનું નિરંતર ધ્યાન કરવાથી મનને માં પરોવી રાખવાથી તથા એમના જ તત્વની ભાવના કરતા એમાં જ તન્મય રહેવાથી જીવ અંતે એમને જ પામે છે પછી તો બધી જ માયા આપોઆપ દૂર થઈ જાય છે એમની પાસે ન તો વિજય પ્રકાશ કરે છે ન તો સૂર્ય તથા ચંદ્ર પણ પોતાની પ્રભા ફેલાવે છે અપિતુ એમના જ પ્રકાશથી આ સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે એવું સનાતન શ્રુતિનું કથન છે એકમાત્ર મહાદેવ મહેશ્વરને જ પોતાના આરાધ્ય જાણવા જોઈએ એમનાથી શ્રેષ્ઠ બીજું કોઈ પદ ઉપલબ્ધ થતું નથી એ સ્વયં જ સર્વના આદિ છે કિંતુ એમનો નથી તો આદિ અને નથી તો અંત એ સ્વભાવથી જ નિર્મળ સ્વતંત્ર પરિપૂર્ણ સ્વેચ્છાધીન અને ચરાચર રૂપ છે એમનું શરીર અપ્રાકૃતિક દિવ્ય છે આ શ્રીમાન મહેશ્વર લક્ષ અને લક્ષણથી રહિત છે એ નિત્ય મુક્ત થઈને સૌને બંધનથી મુક્ત કરનારા છે કાળની સીમા ઉપર રહીને કાળને પ્રેરિત કરનારા છે એ સૌની ઉપર નિવાસ કરે છે પોતે જ સર્વના આવાસ સ્થાન છે સર્વજ્ઞ છે તથા છ પ્રકારના અધ્યાથી યુક્ત આ સંપૂર્ણ જગતના પાલક છે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ભૂતોથી એ પરમ ઉત્કૃષ્ટ છે એનાથી વધીને બીજો કોઈ છે જ નહીં અનંત આનંદારીશ્વરૂપી મકરંદનું પાન કરનારા મધુવ્રત ભ્રમર છે અખંડ બ્રહ્માંડોને મસળીને મૃતપિંડ જેવો કરી દેવાની કલામાં પંડિત છે ઉદારતા વીરતા ગંભીરતા અને મધુરતાના મહાસાગર છે એમના સમાન કોઈ જ વસ્તુ નથી પછી એમનાથી વધીને તો કઈ રીતે હોઈ શકે એ ઉપમા રહિત છે સમસ્ત પ્રાણીઓના રાજા ધીરાજના રૂપે બિરાજમાન છે એ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાના અદ્ભુત ક્રિયાકલાપ દ્વારા સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરે છે અને અંતકાળે આ ફરી એમાં જ લીન થઈ જશે બધા જ પ્રાણી એમના જ વશમાં છે એ જ સૌને વિભિન્ન કાર્યોમાં નિયુક્ત કરનારા છે પરાભક્તિથી એમના દર્શન થાય છે અન્ય કોઈ પણ પ્રકારે ક્યારેય દર્શન થતા નથી વ્રત સંપૂર્ણ દાન તપસ્યા અને નિયમ આ બધા સાધનોને પૂર્વકાળમાં સત્પુરુષોએ ભાવ શુદ્ધિ તથા અનુરાગની ઉત્પત્તિ માટે જ બતાવ્યા હતા એમાં સંશય નથી હું ભગવાન વિષ્ણુ રુદ્રદેવ અને બીજા બીજા દેવતાઓ અને અસુર આજે પણ ઉગ્ર તપસ્યા દ્વારા એમના જ દર્શનની ઈચ્છા રાખે છે ધર્મભ્રષ્ટ મૂઢ દુષ્ટ અને ઘૃણિત આચાર વિચારવાળા લોકોને એમના દર્શન થવા અસંભવ છે ભક્તજન અંદર અને બહાર પણ એમનું પૂજન અને ધ્યાન કરે છે આ રૂપ પણ ત્રણ પ્રકારનું છે સ્થૂળ સૂક્ષ્મ અને આ બંનેથી પરે અમે બધા દેવતા આદિ જે રૂપને પ્રત્યક્ષ જોઈએ છે તે સ્થૂળ છે સૂક્ષ્મ રૂપનું દર્શન કેવળ યોગીઓને જ થાય છે અને એનાથી પણ પરે જે નિત્ય જ્ઞાન સ્વરૂપ અને આનંદમય તથા અવિનાશી ભગત સ્વરૂપ છે તેમાં નિષ્ઠા રાખનાર ભજન પરાયણ ભક્તોની જ દ્રષ્ટિમાં આવે છે